आज कभी साढ़े ग्यारह होने को आए हैं सुबह के और आज का दिन इतना महत्व का है तो आज हमारे सामने आदिश्वर दादा ऋषभदेव दादा ऋषभदेव दादा भगवान और ऋषभदेव दादा भगवान मैं बोलता हूं तो मैं ये फोटो में दिखाए हुए दादा भगवान ने वो ऋषभदेव ऐसा नहीं नहीं बताता लेकिन दादा भगवान शब्द क्या है हमारे के अंदर वो जो ऋषभ ज्योति है महावीर ज्योति है वो उनके संदर्भ में मैं बताता हूँ यही दादा भगवान का मतलब है शरीर नहीं है वहाँ अपने अंतर की जीवन की स्थिति है आवाज नहीं, नहीं आवाज नहीं आता है तो आज हम समय क्या सभी समय दोपहर को तीन बजे से छह बजे तक ये ऋषभ भगवान और उनका दस लाख दस लक्ष वर्ष के आगे का मानव जीवन अति मानव स्वरूप से और सभी में समाये हुए सभी में समाये हुए सब अलग अलग थे सबको इकट्ठे कर दिए ऐसे ऋषभदेव दादा की जीवन और वो हम आज देख पाएंगे ये नित्य कुंज सुंदर स्कूल नहीं स्कूल स्कूल आर्यन सेठ विद्यालय आर्यन सेठ विद्यालय के सारे विद्यार्थी गण है और थोड़े बाहर से थोड़े हैं बड़े बहुत करके आज स्कूल के हैं उनके माध्यम से नृत्य नाटिका के फॉर्म में जैसी भरत जी की और सुंदरी जी की ऋषा महल की नृत्य नाटिका थी इस दिन से होगा सभी के लिए और हमें अंदर का जीवन को हमें मालूम करवाएगा कि हम मनुष्य है सर्वप्रथम ये बोध देगा आप आप सभी लोगों को मानते हैं तो आज की भाषा में तो कोई मानता नहीं है ऐसा कि हम मनुष्य नहीं है कोई मानेगा नहीं हम है मनुष्य क्यों कौन ना बोलता है लेकिन उसकी ख्याल पूरी ढंग से आज की नृत्य नाटिका से बड़ी अच्छी समझ में आएगी सबको और मनुष्य है इसीलिए ही मनुष्यत्व जो सर्वप्रथम वितराग मार्ग की सीढ़ी है मनुष्यत्व चार अद्भुत प्राथमिकताएं समझाई भगवान ने सबसे अच्छी है तो सभी के लिए एक ही सर होती है तो आज अद्भुत है बड़ा अच्छा होगा तो तीन से हा? स्कूल के 125 बच्चे हैं और बाहर के दस आर्टिस्ट स्कूल के 125 बच्चे हैं और बाहर के दस दस है आर्टिस्ट वगैरह ऐसे होके 125 वहाँ बड़ी अच्छी भूमिका होगी कविराज हमारा हम्म, साहब तो अभी क्या सूर्य जी क्या बोल रहे हैं आपको बताओ भारत भारत तक कविराज थोड़ा सत्संग ले लें हम सत्संग अब आवाज आता है आपको नहीं आता है कुछ गड़बड़ है not certain. विज्ञान बहुत बहुत सचेत नहीं आज का विज्ञान के हित जय सच्चिदानंद जय सतचित आनंदा जय सत्यचित आनंदा आनंद गंजी के स्तवन में आता है ना आनंदोरे बड़ी अच्छी बात है चिदानंद अभी सुनाई पड़ता है नहीं अच्छा ये उसकी हॉल की जो जोग्राफी है उसके कारण है और कुछ नहीं है नहीं तो हरकत नहीं है लेकिन चलेगा कल रखेंगे कल रखेंगे हाँ आज तो आज तो पद पद चलाएंगे कविराज का हाँ, चौबीस तीर्थंकर भगवान का है ना चौबीस तीर्थंकर भगवान दादा दादा भगवान जी चलो आज का अवसर है कविराज आज का अवसर है उसमें आपने जो बहुत कृपा हुई है नहीं दादा भगवान દમયંતીબેન દાદા ભગવાન છે દાદા ભગવાન છે યોગે- યોગેશાનંદજી दादा भगवान છે ये पद बड़ा इतना अच्छा कविराज से हो गया है शुक्ल ज्ञान की श्रेणी में हुआ तो शरीर की कोई ऐसी नहीं बुद्धि कुछ नहीं शुक्ल ज्ञान कृपा कृपा केवल कृपा से बहुत अच्छी ढंग से उसका शब्द का शाब्दिक बिल्डिंग हो गया है चौबीस तीर्थंकर आ जाते हैं अपना वर्तमान काल आ जाता है ज्ञानी पुरुष आते हैं और हम सब आते हैं बड़ी अच्छी बात है उसकी सबको देखो अच्छी बात जय सच्चिदानंद जय सच्चिदानंद कविराज अब से जरा आवाज करो कवि और अब जब कविराज बोले उसके पश्चात हम जरूर बोलेंगे चलो જ્યાં- જ્યાં હું અંબા લાલર મેરે બોલું ને પછી ત્યાં તમારા દાદા ભગવાન છે દાદા ભગવાન છે બે વાર બોલવાનું આમ છું ભાઈ સાથે બેસી દાદા ભગવાન છે દાદા ભગવાન છે દાદા قديم નાથ છે અજીત નાથ છે અજીત નાથ છે અજીત નાથ છે હરિહંતાણમ પુરુષનો નુર હરિહંતાણમ પુરુષનો અંબાલા સંભવનાથ છે સંભવનાથ છે સંભવનાથ છે સંભવનાથ છે સિદ્ધ સ્વરૂપના સ્વર્ગીય સુર સિદ્ધ સ્વરૂપના અંબાલાલ મેરે અભિનંદન છે અભિનંદન છે અભિનંદન છે આચારે નાથ સ્મસ્તાપુર આચારે સ્મસ્તાપુર અંબાલાલ મેરે છે સુમતી નાથ છે સુમતી નાથ છે સુમતી નાથ છે સાધકને સુમતી અનુકૂળ સાધકને સુમતી અનુકૂળ અંબાલા છે આત્મા પ્રાપ છે પ્રશાંત મુદ્રાનું પદ્મભૂષણ અંબાલાલ મેરે દાદા ભગવાન પાશનાથ છે તું પાશનાથ છે સાતેય વારનું સમ્યગ પુણ્ય અંબાલાલ મેં प्रभे चन्द्र प्रभे प्रभे चन्द्र प्रभे चन्द्र प्रभे આ જે પુસ્તક આપવામાં આવ્યું છે એમાં ચૌદમો ચૌદમો નંબરનું પદ છે આની અંદર અને પાનું નંબર ચોવીસમું ચોવીસ તીર્થંકર છે તે ચોવીસમું પાનું છે અને માતાજીને ચૌદ સ્વપ્ન વાળા એટલે ચૌદમો નંબર છે ખ્યાલ માનું તો પણ ઓચિંતું આવી જાય ચંદ્ર પ્રભ છે ચંદ્ર પ્રભ છે चन्द्र प्रपे चन्द्र प्रपचे पूरणचन्दरना रश्मी प्रचुल पूरणी प्रचूलम्बालाल मे દંત છે પુષ્પ દંત છે પુષ્પ દંત છે પુષ્પ દંત છે હાસ્યનું હિમનીત ભરસે શુકલ હાસ્યનું હિમનીત ભરસે છે શીતળનાથ છે શીતળનાથ છે શીતળનાથ છે સર્વાત્મા પામો શીતળ સંવર સર્વાત્મા પામો શીતળ સંવર અંબા છે જ્યોતિ ઠેરે અંધારા દુર જ્યોતિ ઠેરે અંબાલા પૂજ્ય છે વાસુ પૂજ્ય છે વાસુ પૂજ્ય છે વાસુ પૂજનમાં પ્રેમ પુરી ચંપાના ફૂલ પૂજનમાં પ્રેમ અંબાલાલ મેર વિમલનાથ છે વિમલનાથ છે વિમલનાથ છે ભક્તોના વિનયે ભગવાન પ્રફુલ ભક્તોના વિનયે ભગવાન પ્રફુલ અંબાલાલ મેરી નાથ છે અનંત નાથ છે અસંગ અનંત ભેદ ભરપૂર અસંગ અનંત ભેદ ભરપૂર અંબાલાલ મેરે ભગવાન છે संग आनंत भेद भरपुर असंग आनंद भेद भरपुर अम्बालाल मेरी धर्मनाथ जी धर्मनाथ जी महानी जरा सत्य धर्म दत्तुर અંબાલાલ મેરે શાંતિનાથ છે શાંતિનાથ છે નિર્મળ ચિત્ત શાંતિ વિના બધું ધૂળ અંબાલાલ મેરે कुन्तु नाचके कुन्तु કિન્નર ગાંધર્વો એના ગુણમાં મુશ્ગુલ કિન્નર ગાંધર્વો એના ગુણમાં મશગુલ અંબાલા સાગર આતુર અંબાલાલ મેરે મલ્લીનાથ જે મલ્લીનાથ જે મલ્લીનાથ જે મોતીને માન સાગર મંગળ મોતીને માન સાગર મંગળ અંબાલાલ મેરે ಸಾಧಕನು ಸಂಯೋಗಿ ವರ್ತುಳ್ ಅಂಬಾಲಾ स्वरूप ने भोक्ष नथी दुर् आना पक्षी तो लाइन तो हाँ, दादा भगवान पांच पांच वक्त पोते बोलावता हाँ बच्ची लाइन આખી जागृति दर्शक છે આખી વસ્તુ અને દાદા ભગવાને પોતે સિલેક્ટ કરેલા આ પદો છે નમી નાથ છે નમી નાથ છે નમી છે નિજ સ્વરૂપીને મોક્ષ નથી દુર્ નિજ સ્વરૂપિને મોક્ષ નથી દુર નિજ સ્વરૂપિને મોક્ષ નથી દુર અંબાલાલ મેરે મીનાથ છે રે મીનાથ છે નિત્ય ખમાવે ભાવથી રાજુલ નિત્ય કમાવે ભાવથી રાજુલ અંબાલાલ મેરે પાસનાથ છે પાસનાથ છે પાસનાથ છે પાસનાથ છે જાગૃતિ ઝંખે આંખું આતુલ જાગૃતિ ઝંખે આંખું આતુલ અંબાલાલ મેરે કરમ તીર્થંકર મહાવીર વીર છે કરમ તીર્થંકર મહાવીર चरम तीर्थङ्कर महावीर वीर चे चौदलोकी मा पटुका ज्ञानी अतुल चौदलोकी मा पटुका ज्ञानी अतुल मा पटुका ज्ञानी अतुल चौदलोषी मा पटुका ज्ञानी अतुल अम्बालाल मेरे दादा भगवान छे दादा भगवान छे दादा भगवान छे નિમિત્ત કારણ અંબાલાલ છે નિમિત્ત કારણ અંબાલાલ છે નિમિત્ત કારણ અંબા ઉપાદાન જ્ઞાન દર્શન ના ફૂલ ઉપાદાન જ્ઞાન દર્શન ના ફૂલ અંબાલાલ મેરે નામ ભલે સાક્ષાત ભગવાન છે નિમિત્ત નામ ભલે પ્રત્યક્ષ ભગવાન છે ભલે પ્રત્યક્ષ ભગવાન છે નિમિત ઉપાદાન સંયોગી મૂળ નિમિત ઉપાદાન સંયોગી મૂળ નિમિત ઉપાદાન સંયોગી મૂળ નિમિત ઉપાદાન સંયોગી મૂળ અંબાલા છે શંકરનું એનું સ્વરૂપ છે ચોવીસ તીર્થંકરનું એનું સ્વરૂપ છે ભગવાન ભાદરણના વિશ્વે મસહુર ભગવાન ભાદરણના ઓ ભગવાન ભાદરણના વિશ્વે મશહુર અંબાલાલ મેરે દાદા ભગવાન છે દાદા ભગવાન છે દાદા ભગવાન છે દાદા ભગવાન છે દાદા ભગવાન છે દાદા ભગવાન ભગવાન છે દાદા ભગવાન છે દાદા ભગવાન રે દાદા ભગવાન દાદા ભગવાન રે દાદા ભગવાન રે દાદા ભગવાન રે દાદા ભગવાન ના શિવ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના દાદા ભગવાન છે દાદા ભગવાન છે દાદા ભગવાન છે દાદા ભગવાન છે દાદા ભગવાન છે દાદા ભગવાન છે દાદા ભગવાન છે કરીબેન મારું હે બસ બસ ચાલો ચાલો હા આજે આપણે બપોરે ખાસ આપણે લાભ લેવા એક સેકન્ડ જરા આનુષંગિક વાત કરી દઉં હા બોલો જરા સાહેબ ભાવચંદ્ર મારે સાહેબ સાહેબ એમણે જયારે આ જ્ઞાનવિધિ પ્રાપ્ત કરી પછી સ્પેશિયલ ભાદરણ ગયેલા અને ભાદરણ ગામના ચોકની વચમાં જઈ ને મુઠ્ઠા ભરી ભરીને પોતાના માથા ઉપર નાખ્યા ભાવચંદ્રજી હા ભાવચંદ્ર મારા સાહેબ કે આ ગામમાં પરમાત્મા થયા છે પછી આખો પટેલ વર્ગ આશ્ચર્યચકિત થઈ ગયો કે જૈન મહારાજ અને આવી રીતે બોલે છે મુઠ્ઠા ભરી ભરીને માથા ઉપર નાખ્યા કે આ ધૂળ મારા માથા ઉપર જશે તો મારું ઉદ્ધાર થઈ જશે અને એકે એક પટેલ આફરીન થઈ ગયા બધા હકીકત છે હા કારણ કે દાદાએ કહ્યું કે અમારા ગામની માટી લઈ જશે એનું કલ્યાણ થઈ જશે એને પ્રત્યક્ષ બતાવ્યું जय सच्चिदानंद ताराचंद जी कहाँ है खड़े हो जाओ ये अलवर के ये अलवर के हमारे ताराचंद जी हैं और अलवर दिल्ली का सिंह द्वार है तो हमने उनको आशीर्वाद दिया है बताया है कविराज वो ओवर सारा उत्तर भारत के लिए एवं समस्त भारत के लिए एक अच्छा बहुत अच्छा केंद्र बनने वाला है अक्रम विज्ञान वितराग विज्ञान उनका प्रकाश सभी को प्राप्त हो इसके कारण उनकी बहुत भावना है बहुत भावना है तो उनके परिवार से साथ साथ ज्ञान दान में ग्यारह हजार दिए हैं स्वीकार कर लीजिए હવે આજે બધું આપણે જરા વહેલું કરવાનું બપોરે તૈયારી કરવાની છે કોઈ વાંધો તૈયારી કરેંગે ને તો જય સચિદા મંત્ર એક બોલાવો મારા સાહેબનો લાભ લેવો હોય તો હા જરૂર કારણ મહાત્મા વાંધો નથી તો તૈયાર છે આપને માટે બરાબર છે ના બરોબર નહીં બધાને માટે મારા સાહેબનો લાભ લેવો છોડો પછી સમય અમે મહાત્મા ઉતાવળ ન તો પંદર મિનિટ મારા સાહેબ જરા આ- આ પ્રકાશો અત્યારે જમીને પાછું ઉપર અઢી વાગે પહોંચવાનું છે ઓકે ઓકે કારણ કે टाइम बहुत है દસ જ મિનિટ દસ મિનિટ દસ મિનિટ आज का समय समय की जरा मांग ऐसी है उसके पश्चात આજે ચોવીસ સ્ટેજ પર તીર્થંકર ઓકે સમીરાજ પત્તી થાય પછી યા પછી સ્ટેજ ઉપરથી થોડું આપ ઓકે ઓકે ચાલો ચાલો હા તો એક મંત્ર બોલાવો મંત્ર ત્રિમંત્ર કરો ને કરો બોલો જય સચિ હલો જય સચ્ચિદાનંદ નિમેશભાઈ નથી બપોરે જે નૃત્ય નાટિકા જોવા માટેનું આ પ્રમાણેની વ્યવસ્થા છે જેમને ઉપર ગાદી ઉપર નીચે બેસવું હોય એને ઉપર બેસવાનું રહેશે અને જેને ના બેસી શકાતું એવા ખુરશીમાં બેસવાનું હોય એને અહીંયા નીચે બેસવાનું છે એટલે ઉપર જે ખુરશીઓનું એરેન્જમેન્ટ થઈ ગયું છે એટલે ઉપર કોઈ ખુરશીમાં બેસવાનું નથી જેને પાસ આપવામાં આવે એમને જ બેસવાનું છે સીધી ભાષા બોલો ને हाँ जिन लोगों को जिन ऊपर आ, कुर्सी आ, नीचे नहीं बैठ सकते हैं આમંત્રિતો કો ખુશી હૈ સિનિયરિટી સિટીઝન હોય પલોઠી વાળા તકલીફ તકલીફ હોતી હોય એ લોકોને માટે ઉપર ખુરશી છે બાકી જે પલોઠી એવું હોય નથી ગયું નથી ભાઈ शांत शांत शांत शांत देखो शांत शांत जो बाजू में कुर्सियां दो दो कुर्सियां की रोब रखी गई थी उसमें सभी आमंत्रित तो आएंगे बाकी के सब बीच में गद्दियां रखी जाएगी सब लोग बीच में आ जाएंगे बस इतना और आज एक ही दिन में सबको समाविष्ट करने वाले हैं जो आज हाजिर है सबको यहाँ भी रिलीज दूसरा प्रोग्राम नहीं होगा इतना यही संदेश है ना જય સચિદાનંદ જય સચિદાનંદ વિતરાગાય નમો વિતરાગાય નમો હરિહંતાળમ નમો હરિહંતાળમ સિદ્ધાળમ નમો સિદ્ધાળમ વાય રિયાણમ નમો વાય રિયાણમ નમો નમો વજ્રાયાણમ નમો લોહી સવ સાવણમ નમો લોહી સવ સાવણમ પંચ નમુકારો હૈસો પંચ નમુકારો કવ પાવપણા તળો કવ પાવપણા மங்களம் ச சவேசிங் மங்களாரம் ச படமம் ஹவை மங்களம் படமம் ஹவை மங்களம் ஓம் ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય નમ શિવાય નમ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સ્વામિનારાયણ સચ્ચિદાનંદ બપોરે કીર્તન ભક્તિ નથી તમે પ્રસાદ લઈને થોડો આરામ કરીને અઢી વાગે બધા ઉપરના હોલમાં પહોંચી જજો જય સચ્ચિદાનંદ સાંભળો સાંભળો નાતમાઓ સાંભળી લેજો આજે જે ડ્રામા છે ત્રણ વાગે છે અને દરેક મહાત્માઓ માટે આજે ડ્રામા છે જેમને નીચે